કોક લઈ જવા લઈ જતું હોય તો મારે એને રક્ષણ કરવું તો જોઈએ ને એને રક્ષણ કરવું જોઈએ ને પોતાનું હા તમારે જે હાથમાં આવતા હોય એ આજે પકડ્યો હોય તો એના હાથમાં લઈ લેવાનો વાંધો નથી સમજો ને લઈ લેવાનો વાંધો નથી સમજો ને પણ એ એને ફરી દેખાડે લીધે લઈ ગયો એટલે આપણો હિસાબ કરી ગયો શું થયું તમારે રક્ષણ કરવાનો અધિકાર છે પણ તે એને એને એના તરફ ખરાબ દ્રષ્ટિ નહીં કરવાની શું કહ્યું ખરાબ મન બગડવું ના જોઈએ તમારું નિમિત્ત છે શું છે એટલે આવી રીતે તમારે ક્ષમતા રહે પણ રહે માણસ ના ભૂલી જાય બિચારે ભૂલી જાય અને ડુંગર પડે હું જાગૃત મને ગુસ્સો આવી જાય છે છોકરા કોફરા મારી ત્યાં ગુસ્સો આવ્યો અને ડુંગર ગુસ્સે નહીં આવતો ગુસ્સો આપવાની ટેવ નથી તમને તમને આ ગેરસમજ છે તે ગુસ્સો કરાવડાવે છોકરા ઉપર ત્યાં ડુંગરમાં ફેર છે તમે એમ કહો છો બધા જીવતા છે એવું લાગે નહીં તમે જીવતા કેવાય પણ જીવતો નથી હા તો પૂતળા આપેલા છે તે ચારી આપેલા પૂતળા છે માટે એવું માનશો નહીં કે જાતે કરી રહ્યો તો આ બધું દેખાય છે આ ભ્રમ છે આ બધું દેખાય છે બધું ભ્રમ છે ભ્રમ બધું સત્ય છે જગત રિલેટિવ સત્ય છે અને બ્રહ્મ રિયલ સત્ય છે જગત રિલેટિવ સત્ય એટલે થોડી વાર પછી નાશ પામી જશે શું કહ્યું બ્રહ્મ કે બ્રહ્મ આ જગત બ્રહ્મ નથી કરેક્ટ છે રિલેટિવ કરેક્ટ છે આપવા રિયલ કરેક્ટ છે આપવા સનાતન છે એના વિનાશી છે શું છે બ્રહ્મચંદ્ર જગત મિથ્યા કરીને કે હતી મિથ્યા કહે છે તે જાણો છો ને જે સાધુઓ ક્યાં હતી ચિંતા કહે છે લોકની કોપી થોડી થાય છે ને વાતો કરી મારી નાખ્યા આખા હિન્દુસ્તાન ને મારી નાખ્યું છે વાતો સમજવી પડે ના સમજવી શું કરા હું મોકા છે ને લાકડો મોકો તેથી કરવતીઓ માંથી આવી હતી ગુરુ આવા કેવા છે તમે ગુરુ તું વાંકો છે કરવતી આવી છે લાકડા વાંકે વાંકો વેરતો પણ નિષ્કર્મી છૂટી જાય હવે તું સીધો થઈ જાય કરવતી સીધા થવા મળે કરવતી સીધી થવા મળી તમામ પ્રશ્ન પૂછે જેટલા વિચાર આવે બધા પૂછજો દાદા આપણે જે કહ્યું કે આ મારા કર્મનો ઉદય છે તો વ્યવહારની અંદર કોઈ બી જગ્યાએ આપણને કઈ બી થાય કોઈ પૈસા લઈ જાય કે ભેગો કર્યો ને કરના ઉદય તમને લાવ્યું મને ભેગા કર્યા અને તમે ગયો હું ગયો એટલો અહંકાર શું અહંકાર એ અહંકાર આજે આ વિધિ બેઠા તો આજ હોજર કહીએ મિત્ર કાયમને માટે પરમાનન્ટ અહંકાર ને મમતા દેવ જતા રહે ચિંતા રીતે કરી થાય મમતા ઘરનું આશ્ચર્ય છે વર્ગનું તમારો ભાગ આવે તો તમારે પુણ્ય ના આવે તો તમારે આ અગિયારનું આશ્ચર્ય છે પૂર્વજન્મ માં માનો છો પુનર્જન્મ વગર જ આ વાત જ ના કરી શકાય ચલો પુનર્જન્મ માનતો હોય પુનર્જન્મ મુક્ત થવાનું છે ને તેમાં મુક્ત થવાનું માનો છે એવું પૂછાય નહીં પુનર્જન્મ તો પ્રૂફ કરી આવે જે ના જાણતા હોય અથવા એના કાયદેસર પ્રૂફ કરી આવે પણ મહારાજ મેં તો વાંચ્યું છે ને અમુક ઠેકાણે તો આ જન્મમાં કે છે કે સ્વર્ગ નરક કોઈએ જોયું નથી જે કઈ ભોગો છો આ જન્મમાં ભોગો નાના નો જન્મ છે કે નહીં એ પણ માણસ જાણતા નથી એમ કે બાળકે સ્વર નર કશું જોયું નથી જે કઈ કે આ અહીંયા ભોગવે છે મારા જેમ પૂછો તમને વિશ્વાસ બે એવું કયા દિવસે વિશ્વાસ નર બધું શું છે ના જોયું એ માટે કે વિશ્વાસ બે એવો હોય તો પૂછવાનું શું વાંધો આપણે તમે ખબર પડે તમને વિશ્વાસ બે હતા પૂછી શકો છો સ્વર્ગ છે કે નહીં નર્ક છે કે નહીં શું થયા છે કયા કેવું છે બધું જોઈ તો બીજા જન્મ તું માનતી નથી નહીં જે કઈ મારા નસીબ છે કે છે નથી બીજો જન્મ કોને ખબર પડે તમે મરી જાઓ પછી તમારો જન્મ નસીબ નો માણું છું ને એ જ તું તું બોલું મારા મારા જીવ નથી અને એ વાત છે એવું તો નથી નસીબ એટલે તમે જિંદગીમાં જરાય તમને જલમ મળે છે તમને તમને જલમ આ જિંદગીમાં થાય છે ત્યારે તમારે જિંદગીમાં રહેવું જ પડે છે એટલે કે આપણે આ જિંદગીમાં જન્મ થાય છે એટલે જિંદગીમાં રહેવું જ પડે છે જન્મ થયો એટલે રહેવું જ પડે તો તમારે બધી વસ્તુમાં માનવું પડે છે એટલે બધી વસ્તુમાં માનવું પડે છે હા પણ એ નસીબ ના આધાર પણ એ નસીબ એટલે પુનર્જન્મ પુનર્જન્મ જે ભેગ કરેલું માલ હતો ત્યાં આ ભગવાય કડવો મીઠો જે હોય તે માલ ભગવાઈ આવો કડવો મીઠો નવો ભેગો કર્યો તે આવશે ભગવાય નસીબ ના માને ને તો પછી આ નોકરી કરવાની જરૂર છે બધા મોટી રીત એ નથી માણસ બધા અંદર ખાવાનું મારે ભોગવવું પડશે એવું જાણ કર્મ છે કર્મ એ પૂર્વજન્મના કર્મ માનવા કે આ ના કર્મ માનવા બેન કે છે કર્મ પૂર્વજન્મ ના માનવા કે આ જન્મ ના માનવા કર્મ પૂર્વ જન્મ કેટલાક આ જન્મનું કર્મ ભોગવવા આ જન્મનું કર્મ એટલે શું આ જે ખેતર બીજ નાખ્યા તેનું ફળ તર આવે ખરું ખેતરમાં બીજ નાખ્યા તમે ઘઉં વાવ્યા તેનું ફળ આજે આવે ખરું પહેલા વાવેલા હોય તેનું ફળ અત્યારે આવે અત્યારે વાવો છો એનું ફળ આવશે શું કહ્યું આ બધા પહેલાના ફળ ભોગવી રહ્યા છે તો એ હંમેશા એ ક્રુઅલ હતા રાઈટ આ કે એ પૂર્વ જન્મના કર્મ છે આ જન્મમાં પાંડવ તો એ પાંચ ભાઈઓ એમ કે છે એટલે આજે ઘણા માણસ મને કે છે કેટલો બધો સારો માણસ છે આખી બીજી સારા કામ કરે છે દુઃખી છે ત્યારે દુઃખી છે પૂર્વભાવ નહીં છે અત્યારે જે કરી રહ્યા છે એમ ફળ આવશે માટે તમારે ખલાસ ના થઈ જાય કર્મો પૂર્વજન્મના પૂર્વજન્મના કર્મો કોઈ ના ખલાસ ના થઈ જાય પૂર્વજન્મ ખલાસ હશે મરી જાય ખલાસ થઈ જાય સાયન્સ પ્લાન સાંભળી જાય મળે પ્રારબ્ધ કર્મ એટલે શું પ્રારબ્ધ એટલે ફળ આપવા સન્મુખ થયું એને પ્રારબ્ધ કહેવાય જે કર્મ ફળ આપવાના માટે સન્મુખ થયું હોય તે પ્રારબ્ધ કહેવાય આખી જિંદગી પ્રારબ્ધવાળી છે પણ ઉદય આવે તો એક એક આવે ઉદય આવ્યું એ પ્રારબ્ધ કહેવાય ફળ આપવા માટે તૈયાર થઈ ગયું હોય પ્રારબ્ધ કહેવાય અને ફળ આપવા માટે તૈયાર ના થયું એ સંસિત કહેવાય અને તૈયાર ફળાફળ માટે વાર લાગે એવું હોય તો સંચિત કહેવાય પૂછે છે કે આ પૂર્વજન્મ ખરાબ કર્મ આ જન્મ આપણે ભોગવતા હોઈએ પણ આ જન્મ કે આપણે સારા કર્મો કરીએ તો એ પૂર્વજન્મના કર્મનો ભોગવટો કઈ હળવો થાય ખરો ના હળવો ના થાય પણ સારા કર્મ કરે એટલે મન સારું રહે એટલે આપણું ઓછું ભોગવે તેમના કર્મનું ફળ છે પણ તે વખતે કબૂતરને કઈ દાણા નાખવા જાય ને તો પેલી કેરફરથી ભૂલી જાય એટલું આનંદ થાય લાભ થાય પેલા કબૂતર ને દાણા નાખવાના આનંદ માં પેલું ભૂલી જાય તો રસ થાય બેન કે ઘણા એમ કે છે કે મા બાપ ની પુણ્ય થી છોકરા સુખ ભોગવે છે વાત સાચી કોઈ કોઈની પુણ્ય અડે નહીં કોઈ કોઈને દેવા દેવા કોઈ આ તો સગાઈ છે તે આપણે ગોઠવણી કરેલી છે બાકી કોઈ સગાઈ છે નહીં અને બધા પોતાના કર્મના ફળ ભોગવી રહ્યા છે દરેકની વાત સગાઈઓ આપણે ગોઠવેલી સગાઈઓ અને સગાઈ જો ટકતી હોય તો એક છોકરો પછી વર્ષનો હોય તેને એક એક કલાક સુધી કાળો મળો છે સગી વખત તમે કેટલી વાત કહે બે મિનિટ બે મિનિટ સગે કરો તો હજી બચવું ના ભરે કૂતરું કૂતરાનું જે માળ બધો બચવું ને એટલી હગાઈ છે હા તો સગે માની લીધેલી છે આપણા મનમાં મારો કોયરો મારો ભાઈ ભાઈ કોણ તેનું પેટ પર રાખે આવો થાય પછી જયારે અવરું બોલશે ને અવરું બોલશે ત્યાં કે રડ્યો મારું ના દેખાડી કૃષ્ણ ભગવાન એમ કે છે જયારે અર્જુન પેલો બહુ નર્વસ થઈ જાય છે જયારે એના સત્ય ના બોલી જાવ ના બોલાય પણ એને કપડા પહેરાવી બોલ્યું જગના હું તો કપડા પહેરાયું નહીં સત્ય એટલે સત્ય કે છે તારે કે તારા બધા તારા બાપની વાઈફ ના કહેવાય હા વાત તો સાચી મારા બાપ હાજર વાઈફ થાય કેજે જોઈએ ગયા તે પેલા કહ્યું માને તો મારા ભાતને વાઈફ થાવ ને માએ કઈ મોડું નથી કરી નેકેડ સત્ય ના બોલાય સત્ય પણ કપડા બપડા સારી બારી પહેરાય ને બોલાય નાગુ સત્ય બોલાય કોઈ ખરાબ કરતું હોય તો કેવામાં કશું વાંધો કોઈ ખરાબ કરતું હોય તો કેવામાં કશો વાંધો નથી હા એવું ખરાબ કોણ કરે છે કોઈ કરતું જ ખરાબ તું જ કરું ખરાબ કોઈ તમારી સામે દગો કરીને બતાવતું હોય તમે જુઓ છો કે આ દગો છે તો તમે એને સાચું કહેવામાં કશું ખોટું નથી કોઈ દગો કરતું હોય તમારી જોડે તમને તમને સાચું કહેવામાં કશું ખોટું નથી એમ ના સાચું કેવું આપણે જતા રહ્યું દગા ખોટી આપણે આ જે દેતા સાચું કહીએ કેમ તું દેતા છું મારા છોકરાને હાલ દેખાય તમે કહેતા આપણે છેટા જોડાણ કઈ બહાર રહ્યા દેવતા ના કરી શું કહ્યું એ દેવતા જ છે મારી મારી હું ફેક્ટરીમાં કામ કરું છું તો એક માણસે એક જણાને ચાકુ કાઢીને કાઢ્યું તો સામેથી તમે ચાકુ કાઢીને મારવા તો જશો જ ને તમે ખસી કેવી રીતે જશો એ કામમાં એમ કે એની ફેક્ટરીમાં થયું એક જણ ચાકુ લઈને મારવા આવ્યો તો કે ત્યાં આગળ પછી આપણે સામનું બીજું ચાકુ લઈને મારવા જવું પડે ત્યાં ખસી જાય કેમ નું ચાલે મારવા ચાકુ મારવા કામ પર એક બન્યો કિસ્સો એની વાત કરે છે તો કે સામું જવું જોઈએ ને મારવા મરવાની શક્તિ જવું જવું આપડે મરવાની શક્તિ હોય તો જવું જોઈએ <laughs> મરવાની અગર જીતવાની શક્તિ હોય બે શક્તિ ઉપર હોય તો હમું જવું જોઈએ નહીં તો નાસી જવું જોઈએ નાસી જવું એ તો હેલો ઉપાય તને કયું સારું લાગે તમે નાસી ન જઈ શકો તો તમે સામનો તો કરો જ ને છોકરા રખાઈ મારે ને તો આવું કરું પણ છોકરા રખાઈ મારે તારી શું જાય ચપ્પુ મારવા આવ્યો પણ એ તો એ તો તમારા કહેવા પ્રમાણે એમ જ થશે કે નિમિત પ્રમાણે હતું આપણે જાણીએ કે આપણા હાથથી પકડાયો છે તો પકડી લેવો નહીં તો ચપ્પુ મારવા આવ્યો ને તે એનો એક્સપર્ટ એક્સપર્ટ થયેલો છે આપણું કામ નહીં આપણે એક્સપર્ટ થયેલા નથી અને તે કોક તો ઇનામ મળે કે રોજ ઇનામ મળે નહીં રોજ રોજ ઇનામ મળજા કોઈ મળે નહીં કોક જ થયેલો તમારું પુણ્ય જાગ્યું હોય ત્યારે મળી જાય બહુ પુણ્ય પ્રકાશ થયો હતા દિવાન દાડા જેવું આ લાગે તમે કહો છો ને કે આ તો જે આપણા કર્મના કર્મમાં હશે તે થશે તો ચપ્પુ મારવાનું થયું તો આપણા કર્મમાં હતું તો થયું એટલે એમાં શું એમ આપણા કર્મમાં હશે એટલે ચપ્પુ મારવા વાળો આવ્યો તો કઈ લેવાનું એમ એટલે સામું કરવાનું મારું કહેવાનું એમને એમ છે કે અમુક એમણે એમ કહ્યું કે ખોટું હોય તો તમારે કેવું ન જોઈએ શા માટે કેવું ન જોઈએ સામનો કેટલો કરવો આપણું ઘર તોડ તોડ તોડફાડ કરતો હોય ત્યારે કાર તોડ્યા નાખવું એ ને એટલે આપણે બૂમ પાડી દે એટલે કોણ વાત થઈ આગળ ભાગી ગયો ઠીક છે જો બેઠો તો આપડે એને કઈ તારે પેલી તેરામાં છે લઈ લેવાનો ભાગી આપણે જોઈ લેવું ભાગે છે ને ભાગતો ના ભાગે કઈ કહી દેવાનું પેલા ડોરે છે બધા લઈ લે અને પેલા ઉદર જો છે એનો હિસાબ છે લેવા છે એટલો જ વધારે વધારે લેવા છે નહીં બધો હિસાબ જ છે ડરવા જેવું જગત ને એક કીર્તિત માત્ર ડરવા જેવું જગત નથી બધા કે છે કે ભગવાન ને શરણ જાઓ ભગવાન એટલે શું અને શરણાગતિ એટલે શું ભાઈ કે છે કે બધા કે છે કે ભગવાન ને શરણે જાઓ તો કે ભગવાન એટલે શું ને શરણાગતિ એટલે શું ભગવાન એટલે આ ભાઈ ના સાહિત્ય પૂછ્યું કે ગોડ ઇઝ તમે કહ્યું કે God is not creator of this world તો અમારે ક્રાઇસ્ટે કહ્યું ગોડ ઇઝ ક્રિએટર અને તમે ના કહો છો તારે મેં કહ્યું હું તમને ફરી સમજાવું God is created correct by Christian view point by Indian view point by Muslim view point not by fact તમારા વ્યૂ પોઈન્ટથી બરાબર છે આ બધા માણસ માણસો છે બરાબર ને અને ક્રાઇસ્ટે કહ્યું તે બરાબર છે વ્યૂ પોઈન્ટ એ પડે ને પણ વાસ્તવિકમાં તો એવું નથી વાસ્તવિક તમારે જાણવું છે અમારા બધો માણસોને શું જાણવું બોલ મને કે ભગવાન છે કે નહીં એ કહો ભગવાન ના હોય તો આનંદ જ ના હોય તારા બધા ઓળખાણ ના હોય લાગણીઓ બગણીઓ જ્યાં લાગણીઓ છે ત્યાં ભગવાન છે શું થયું જ્ઞાન છે લાગણીઓ છે ને ત્યાં ભગવાન હોય મને કહે લાગણીઓ એટલે શું સર આ રેતી હોય એને પાણીથી પલાળીને ઊંચું બાંધીએ આપણે અને એક બાજુ મગ છે તો પાણીથી પલાળીને ઊંચા બાંધીએ એમાં ફેર પડે ખરો એની લાગણીઓ કોઈને દેખાય રેતી લાગણીઓ દેખાય પેલા મગની દેખાય પાણી છૂટું પડી જાય ના ના એ કયું છે પાણી છૂટું પડી જાય ના કઈ લાગણીઓ ના દેખાય પાણી તો આમાંથી છૂટું પડી જાય પણ આમ લાગણીઓ દેખાય બોલ નાખે કારણ જીવન છે અને બીજા સંજોગ મળે ચાલુ થઈ જાય એટલે ભગવાન છે અંદર એટલે લાગણીઓ દેખાય અને રીતિ લાગણીઓ ના દેખાય નહીં પાણી પર રોજ પર તો ના દેખાય એટલે મને કહે ભગવાન ક્યાં રહેતા હશે તને શું લાગે છે અમે તો ઉપર અરજીઓ કરી જતા બધી બધી લોસ પ્રોપર્ટી ઓફિસની શું કહ્યું અને હોય તો મને હમણાં જ લઈ લે શું કહ્યું ઉપર કોઈ નો હોય તો મને હમણાં જ લઈ લે શું કહ્યું મને કે કહેવાય છે એડ્રેસ આખું આપો છો And like God is in every creature, whether visible or invisible. શું કહ્યું ઇનવિઝિબલ એટલે દેખાય છે એમાં પણ ભગવાન છે ક્રિએચર ની અંદર અને ઇનવિઝિબલ મારી રીતે ક્રિએચર એટલા બધા છે આંખથી ના દેખાય ના દેખાય એથી જ ના ના તે બધું આ ક્રિએટર નું ભરેલું જગત છે આખું આમાં હાથ કરીએ ને કેટલા ક્રિએટર લાગે એ એની બધી ભગવાન બટ નોટ ઇન ક્રિએશન માની નહીં મેન મેડ વસ્તુ માની not in creation man made વસ્તુઓ છે ત્યારે આપણે કીધું કે એક થાંભલો હોય તેને આપણા સાધુ બાવાને બધા લોકોને આવું સમજાવે એ તમને નહીં ભગવાન હું અમદાવાદ કરીને ના મગજ બધું ઘેર બધા પહેણી લઈ પહેણી લોકોને શું અમદાવાદ ભગવાન એટલે પછી લાકડા બારથી નંબર શેકાય અરે હું લાકડા બહાર હારી દીધી શું કહ્યું ભગવાન પ્રગટ થયા હતા એ નરસિંહ અવતાર હતો ને કોઈ જરાવર પાછું નથી આ બધા રૂપકો આપ્યા છે તમને ધર્મ ચોટાડવા માટે રૂપક આપ્યા હતા લોકો રૂપક વસ્તુ લઈ ગયા શું થયું આ રૂપક એટલે તમને સમજાવવું ભાઈ આ ગીતા છે ને ગીતા પુસ્તક છે ને શું છે ભગવાન પુસ્તકનું જ્ઞાન છે હવે જ્ઞાન ને અત્યારે વડોદરામાં અમદાવાદમાં શું કર્યું ગીતાની મૂર્તિ બનાવી મૂકી ગીતા કઈ જન્મે બે પાંચ પેઢી નથી લોકો છે ગીતા તો જન્મેલી હશે ભાઈ અને આ પુસ્તક નીકળી જશે આ સડકમાં જે વાંચવાનું જતું રહેશે આ ગીતા પાસ પુસ્તક કેમ મૂક્યું આવા ડફોળો પાક છે હિન્દુસ્તાન પથ્થર ફાડી રાખ્યું અરે પેલો મંત્ર છે ને પેલો માતા રહ્યા છે પછી મંત્ર છૂટી જશે એટલે માતા બધા ઘટે બધું મંત્ર બોલવાની જરૂર છે આવું આવું ઊંધું પકડી ગયું છું પછી આવા હોય ઉપર પાછળ પ્રજાને સમજાય નહીં બ્રહ્મા વિષ્ણુ મહેશ એ ઉપર જ છે લોકો બ્રહ્મા હતા વિષ્ણુ હતા શું કરવા હતા એ તો વિષ્ણુ એમ કહ્યું કે વિષ્ણુને ભજ્ય શા માટે કહ્યું કે જે રજોગુણી લોકો છે એ વિષ્ણુને ભજ્યો કે છે શું કે છે રજોગુણી વિષ્ણુને રજોગુણી કોને કહેવાય કે જેને હું એક કલાક તો બળતરા જેવું લાગ્યા કરે આખો દારો આગા પાછા દોઢ ધમ દોઢ કોઈ કોઈ માણસ હશે છે બદલા જોઈએ શા માટે વિષ્ણુ રજોગુણ વિષ્ણુ રજોગુણ નું રૂપક છે એટલે રજોગુણ નું છે રૂપક એટલા માટે આ રજોગુણ છે વિષ્ણુ ને બધો વિષ્ણુ ને બધો શું કહેવા માંગે છે કે આખું બ્રહ્માંડ વિષ્ણુ છે એટલે કામ કરો બધું ને બધું એને જ બધું આપે આ અનાજ વાવવામાં બધો ભરવાનું ભજો અને વિષ્ણુ ને આ રીતે બધો તમે શું કે છે તમે સમજ હવે એની પ્રકૃતિ કેવી હોય લાયા ની વાત પ્રકૃતિ હોય ઘડી વાર બેસી ના છે એ તો ભગવાન એટલે ત્રણ મૂર્તિઓ સ્થાપન કરાવી કે ભાઈ આ શિવની મૂર્તિ મહાદેવજી મહાદેવજી તે એનો એનો આ જે ગુણ છે તે કપ પ્રધાન પ્રકૃતિ છે ઓછી થવા માટેની શું છે અને ભક્તિમાં આગળ વધે એને મહાદેવની મૂર્તિ બધી છે અત્યારે બધા હાફિઝમાં લીધું સાત્વિક બ્રહ્માની મૂર્તિ બધી છે બેન કે છે કે મહાભારતમાં અર્જુન જયારે યુદ્ધ લડવાની ના પાડતો હતો ત્યારે કૃષ્ણ ભગવાને એને યુદ્ધ કરવા માટે પ્રેર્યો હિંસા માટે દોર્યો ના કહેવાય કૃષ્ણ ભગવાને જે કહ્યું જાતદાર એને એને જવાબદાર કરે જાતના લોકો આ બેનને જેમ આવ્યું વિચાર કોને આવ્યો વિચાર આ બેનને જેમ ફળદ્રુપ વેતન વેતન વિચાર આવ્યો આ બેજબ કેવું કહેવાય ફળદ્રુપ વેધું કહેવાય જેવું આપણા છતાં તમારા ઘર બધા પ્રોફેસરો હોય છે ને એ ફળદ્રુપ બધા બોલે ઉઠે છે આ કૃષ્ણ ભગવાન ઉશ્કેર્યો છે રે હેમ કૃષ્ણ એ જોઈ શકે છે કે હું શું થવાનું છું ભવિષ્યમાં શું કહ્યું આ સમજમાં આવે છે ઉશ્કેરતા છે કૃષ્ણ ભગવાન વાસુદેવ નારાયણ કહેવાય કૃષ્ણ જોઈ શકે છે કે આનું શું થવાનું છે અને આ શું કરવાનો છે એ પણ જોઈ શકે છે કે અત્યારે મને લાગણીઓ થાય છે પણ બોલ ક્ષત્રિય છે પાછા ખંખે ક્ષત્રિય છે પાછા તૈયાર થઈને છે ક્ષત્રિય સ્વભાવ છે ને છોડે નહીં એટલે ભગવાન કહેતા હતા કે તારો ક્ષત્રિય સ્વભાવ છૂટશે નહીં માટે આ મોહ શું આ કરું આ મોહ ખોટો છે એવું વિજ્ઞાન આપ્યું સમજો ને એટલે ક્ષત્રિય સ્વભાવ છૂટે નહીં અરે બીજા મરવાના તે મારા જોયેલું છે આ બધું મરવાના જ છે તો ને હા કૃષ્ણ ભગવાનને આવું ના કહેવાય કે કોઈ માણસ કહે છે ખોટું કહેવાય બેન ના કહેવાય તો આ બુદ્ધિ ચલાવીએ બુદ્ધિ બુદ્ધિ ત્યાં સુધી ચલાવવાની ઊંધી ચલાવીએ તો આપણે આપણી મધર હોય આપણી મધર ના કેટલાક પ્રશ્નો હોય કે મધર સાધન ના એ કેટલાક બુદ્ધિ ચામડી ના ચલાવીને ના ચલાવીને હોય મધર ફાધર ક્યારે પહેણ્યા શું શું કરી બધી બુદ્ધિ કરાવવાની બંધ રાખવી પડે ના રાખવી પડે બીજું પૂછ્યું છે કે આના ઉપર તેમને એમ કેવું છે કે જેવો પ્રશ્ન એને લડવાનું કયું એવી રીતના તો પછી કે અમારે બધાએ પણ અમારા જીવનમાં બેનો ખુલાસો બેનો એમના વતી કે એમના હસબન્ડ છે એ કે છે તે શું કે છે કે જિંદગીમાં આપણે રોજ મુકાબલો તો કરવો જ પડે ને જિંદગીમાં આપણે રોજ મુકાબલો તો કરવો પડે ને મુકાબલો સામનો સામનો તો કરજો શક્તિ હોય તો કરાય ને કેમ પોલીસ રાજ્યો નહીં કરતા મારો એ કેવું હતું કે પુરુષાર્થ અને શરણાગતિ આ બેનો મેળાપ કેવી રીતે થાય એટલે એનો પ્રશ્ન એવો છે કે પુરુષાર્થ અને શરણાગતિ આ બેનો મેળાપ કેવી રીતે થાય પુરુષાર્થ અને શરણાગતિ આ બંને નો મેળાપ કેવી રીતે થાય શરણાગતિ ની જરૂર જ નથી જો આપણે સેફ રહી શકીએ હોય અમારે મારી પાછું નહીં હોય શું અને આપણી સેફ સાઈડ ના હોય તળાગતિ નહીં છોડી દેવાનું તળાગતિ કેવાય ના બધા કે છે કે ભગવાનને શરણ જાઓ એટલે ભગવાન સામે શરણાગતિ લેવો પાછા ફરી તે કહે છે કે પુરુષાર્થ કરવો જોઈએ એટલે પુરુષાર્થ અને ભગવાનને શરણાગતિ બે વસ્તુ એમને વિરોધાભાસ જેવી લાગે છે એક બાજુ એમ કે છે કે તમે ભગવાન ભગવાનને શરણે જાઓ અને બીજી બાજુ એમ કે છે કે તમે પુરુષાર્થ કરો તો કે શરણાગતિ કરવાની એક બાજુ પુરુષાર્થ તો પછી શરણાગતિ કરે પુરુષાર્થ ના રહ્યો ને પુરુષાર્થ માણસ કરી શકતો નથી માણસ પુરુષ થયા પછી પુરુષાર્થ ખરો પુરુષાર્થ પુરુષ થયા પછી કરે છે તે બધા ભ્રાંતિમાં પુરુષાર્થ હોય છે તે એને જેટલું જ્ઞાન હોય ને તે પ્રમાણે પુરુષાર્થ કરી શકે બાકી પુરુષાર્થ માણસ કરી શકતો નથી પ્રાર્થના પ્રાર્થ નચાવે છે આને આ લોકોને આ સમજ પડે છે આ પ્રાર્થ નાચતા નાચતા એને થોડું થોડું જ્ઞાન હોય તે પ્રમાણે એનો જરા પુરુષાર્થ હોય તેનું ફળ આવતા બહુ સારું મળે તમે તમે બેન છે તે મુંબઈ ગયા અને કોઈ ઓળખણવાળો હોય એને ત્રણ રૂમ હોય ત્રણ રૂમ હોય અને તમારી જોડે બીજા બે ચાર જણ આવ્યા હોય તો ચાર તમે બે ચાર બીજા ચાર છ જણ ગયા અને સાડા સાડા અગિયાર વાગે તમે બૂમ પાડો તો મિત્ર થાય એટલું ઘર ખરો ને ઉઘાડે ને કે એટલે પછી આપણે બધા જઈએ પછી આપણે એના મનમાં શું થતું હોય તે જાણો છો ને અત્યારે કઈ હું ખરાબ જ હા તે હું તમને અહીંયા આ બધું કહું કે ત્યાં તમારે તરત સમજી જવું જોઈએ કે દાદા એ કહ્યું હતું કે આ તો બહુ ખરાબ કહેવાય એ તરત સમજ્યું આ આયા છે એ પ્રાર્થના હિસાબથી આવ્યા છે એમાં હવે કંઈ મારે એને ટાઈમ વગર ખસવાના નથી માટે હવે કૃષ્ણ ભગવાન કહે મારી ભૂલ થઈ આવે ફરી આવું નહીં કરું કઈ શું ભલે આયા તો માથા આમ ફેરવી નાખું જે વિચાર એટલે પેલો જૂનો વિચાર પૂછાઈ જાય શું થાય ના એને પુરુષાર્થ એનો સાચો પુરુષાર્થ કહેવાય હવે બીજું શું પાછા પાછળ આપડે પેલા કહીએ થોડી થોડી થોડી થોડી પેલા સમજાય કે ચા કે હવે ચા બોલીએ નહીં થોડી તો પેલા સમજે પેપ્સી કેતા છે ચા કેતા છે ને પણ એ શું કે અત્યારે રવાજાનું કામ અને ખીચડી કઢી ચાલશે કે બૈરા હવે આ જગ્યાએ પુરસાદ સાચવવાનો માથે પડ્યા છે પછી આપણે આવું કરીએ તમે કેમ લાગે પણ એને મોડેથી ન કહી શકાય કે હમણાં બહુ મોડું થયું છે મોડે મોડે તમારી શક્તિવત કેવું એવું કહી જોયું હતું ને શક્તિ કેવું કે ભાઈ અત્યારે તમારું નબળું ઘર છે તો તમારી શક્તિ ને ઇન્ડિયન શક્તિ ના આપણે ઇન્ડિયન કલ્ચર એ હાઈ કલ્ચર શું થાય અને તે જ આ ઊંધું કરવા પાડ્યા હાઈ કલ્ચર વાળા જો પ્રાર્થ કેટલું સરસ છે આવો પધારો આવો પધારો પ્રાર્થ કરવામાં આવું સરસ છે અને પુષાર ખરાબ બગાડે શું એટલે હું એ શીખવાડું છું જીવવું હોય તો તું જીવન જીવવાનું શીખ કળાથી શું કહ્યું નહીં તો આનો દખલો મિનિંગ માય મિનિંગ બેસ જન્મ જીવીએ મરીએ એ તો જાનવર જીવે છે જન્મ શું મળે શું કહ્યું આ ફોરેનર્સના મોટી મોટી ગાડીઓ બેઠેલા હોય ત્રણ ત્રણ લાખની ગાડી શું કહ્યું નથી બેસાડ્યા કેમનું ડિસ્કરેજ થઈ ગઈ મારા થોડીક ડિસ્કરેજ ના થઈ જાઓ તને હેન્કજ કરવા માટે બોલ્યો હતો એક કલાક માં તમારું આખું જીવન પલટાઈ જાય અમારી પાસે વાતચીત કરો ને તો એક માં જીવન પલટાઈ જાય કારણ કે આ છેલ્લી વાતો છે હજી આગળ જાણવાનું બાકી રહેતું નથી તમે ને મોક્ષે જવું હોય તો છેલ્લી વાતો સંસારમાં સારી રીતે જીવવું હોય તો છેલ્લી વાતો સમજવું પૂછ્યું કૃષ્ણ ભગવાન કે સાહેબ એક જવાબ આપો કે શું દુર્યોધન શું કહ્યું સાહેબ હું તો ધર્મને હું સમજુ છું તમે શું મને શીખવાડવા આવ્યો શું કહેવા માંડ્યો તમે મને આ બંધ કરવાનું કહો છો ને ધર્મ શીખવાડો છો ધર્મને હું સમજું છું કે શું બોલ્યો ધર્મને હું સમજું છું ધર્મને હું સમજુ છું અને ધર્મને હું સમજું છું કે આ ધર્મ કહેવાય આ ધર્મ કહેવાય ને હું સમજું છું પણ ધર્મ હું પાડી શકતો નથી ને અધર્મ છોડી શકતો નથી તો એવું કઈક દેખાડો કે જેથી ધર્મ પાડી શકું ને અધર્મ છોડી શકું કે પ્રશ્ન જવાબ જ રહ્યા કરે ચાલે પ્રશ્ન સારો પૂછ્યો છે ને જાનામી ધર્મ ન છે પ્રવૃત્તિ જાનામી અધર્મમ ન છે મેં નિવૃત્તિ માણસ કેવી રીતે ધર્મ છોડી શકે પોતાનામાં છોડવાની શક્તિ નથી તેમ ગ્રહણ કરવાની શક્તિ નથી પોતે માની બેઠો છે મારામાં આ બધી શક્તિઓ છે વર્લ્ડમાં કોઈ માણસ જન્મ નથી જેને ઠંડા થવાની શક્તિ હોય તો ફોરેનના સાયન્ટિસ્ટને કહ્યું તો ઊંચા રીતા ડાક્ટરો ફોરેનના ડાક્ટરો પછી મેં કહ્યું ઊંચા રીતા શું આ થશે તમને જયારે અટેક છે ત્યારે તમને ખબર પડશે તમારી શક્તિ નથી બીજાની હેલ્પ લેવી પડે એ આપણી શક્તિ કહેવાય થાકી હેલ્પ લેવી પડે તે તારી શક્તિ થાકી લેવી પડે કેમ લાગે તમને ઊંઘવાની શક્તિ મારી શીખે છે તમે ના ઊંઘાવે ત્યારે કે તાકી રાખી દે તારી શક્તિ નથી તારી શક્તિ તું આમ પી દે ચોપડા આપી એટલે કઈ શક્તિ છે વિચારવું છે કે ના વિચારવું છે તમને કેમ લાગે છે પેલો પ્રોજેક્ટ બંધેલો ને તારાપુર નો તારાપુર પ્રોજેક્ટ એમાં સૌથી પહેલા વગર પ્રથમ રોડ અમારે અમે જ બાંધેલો શરૂઆત દીકરી <laughs> નાઇન્ટીન સિક્સટી વન એન્ડ બોલો તમારા ગામમાં અમે રહેલા છે ને ગુજરાતી તો સારું તમે ચિંતનમાં તો બધું ગુજરાતી બધું બોલો ઘણા ગુજરાતી તને ગુજરાતી બરોબર આવે સરસ ગુજરાતી જ છું <laughs> ગુજરાતી છે ગુજરાતી જ છે ગુજરાતી શું કયા ગામ ગોંડલ સૌરાષ્ટ્ર ગોંડલ હું દિવ્ય ચક્ષુ આપું તમને ભગવાન દેખાશે ગાય ભેંસ બધાને એ ભગવાન ને શરણ જવાનું શરણાગતિ એટલે એ ભગવાન ને શરણે જવાનું જે બધામાં દેખાય જે બધામાં દેખાય છે પણ તે પ્રકટ થયેલા હોવા જોઈએ કબીર સાહેબ કહે છે ને સબગટ મેરે સાળિયા શું કહે છે કબીર સાહેબ સબગટ મેરે સાળિયા બધા ગટમાં મારો સાહી બેઠેલો છે કે છે ભગવાન સબ ગટ મેરે સાહ્યા ખાલી ઘટ ન કોઈ બલિહારી ઉઠ ગટકી જો ગટ પ્રગટ હોય શું કહે એટલે જ્યાં આગળ પરમ જ્યોતિ સ્વરૂપ પ્રગટ થઈ ગયું ભાઈ ત્યાં શરણાગતિ લેવાય સમજે ને તે અમે આ પગે લગાડાઈએ તે અમને અમને નહીં લગાડતા અંદર અંદર ભગવાનને લગાડાઈએ શું કહ્યું શરણાગતિ લડાઈએ પછી એને દુખવાય સમજવું ને તમે સમજ પડી થોડી થોડી પડી કેમ થોડી થોડી આ તું સરસ મગજ તારું સરસ છે ક્યાં સુધી ભણેલી બીએસસી બીએસસી એટલે જે જે પૂછવું હોય પૂછી લો બધું જે જે પૂછવું હોય અસત્ય બોલવાનું માને અસત્ય બોલવાનું બોલવું પડે છે બેન કે છે કે જિંદગીમાં અસત્ય બોલવું પડે છે તો અસત્ય બોલવામાં માનો છો આપ અસત્ય બોલાતું છે અસત્ય બોલે તો પછી અસત્ય ધડી વિશ્વાસ ગીતામાં પણ કહ્યું છે કે જયારે લડાઈ થતી હતી ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું નરોવા કુંજોવા ગીતામાં કૃષ્ણ ભગવાને નરોવા કુંજોવા એવું બોલાવડાવ્યું હતું ને ધર્મરાજા એવું બોલાય નથી કાના વગર દાદા ભગવાન ના સિંહ જયકાર હો કુછ દાદા ભગવાન પહેલા બીજા દેવ દેવી સ્વરૂપ ના પૂજા આરાધના કરતા હોઈએ ત્યારબાદ તમારા અમૂલ્ય આત્મજ્ઞાન પ્રાપ્ત થતા આપણે દેવ પૂજા પાઠ ઓછા થઈ જાય ત્યાં ના થાય તો તમને ખરાબ લાગે કોને ખરાબ લાગે ખરાબ લાગે ને એવું કહી દઈ <laughs> <laughs> <laughs> કેટલી વાર તને યાદ રહેશે આખો નિરંતર નિરંતર યાદ રહેવા જોઈએ જેમ ગોપી ને કૃષ્ણ દેખાતા હતા એવી રીતે એને યાદ રહેશે આવું વીસ હજાર માં રહેતું જરૂર અમે બોલાવીએ નહીં ઘણી વાર તને નથી બોલાતા અને તું ભૂલી જશે ને આજે છે તારા કારણ કે શું લખે છે સર્વ દેવલોક નો રાજીપો ગાડી પોતે જ છે અમારે આખા બ્રહ્માંડ ના દેવ લોકો રાજી છે તમારી કોઈ ચિંતા નહીં કરવાની શું તારો પ્રશ્ન ખુલાસો થઈ ગયો હવે આ શંકા એક કાગળ માં લખીને જે નામ લખીને આપજે એટલે એમને કહી દઈશ ફોન કરી દઈશ રૂકમણી કાંડ છે રૂકમણીબેન જ્ઞાન વિધિ એટલે શું જ્ઞાન એટલે તું રૂકમણી છું માની બેઠી છું ને તું ખરેખર તું રૂકમણી નથી તમે શ્યામ છો એ વાત સાચી છે ખબર નથી ખબર ખબર નથી તો પોતે કોણ છે એ ખબર નહીં એ લગ્ન કર્યું કર્યું લગ્ન કર્યું દેહ સાથે કર્યું એની પાછળ કોણ છે દેહ સાથે કર્યું લગ્ન દેહ જોડે કર્યું હા દેહ એની જોડે કરે તેમ તમારે પણ એની પાછળ કોણ છે એની પાછળ કોણ છે ના એટલે હું કોણ છું my name is Shyam not I am શું કહ્યું માય નેમ કહેનારો કોણ છે તમે તપાસ નીકળી કરી એટલે હું એમ આય હું કોણ છું એ જ ખબર નથી તેમાં સેલ્ફ રિયલાઇઝ કર્યા વગર ચાલે નહીં અને સેલ્ફ રિયલાઇઝ હોતું નથી કોઈ દાડે અત્યારે આ એટલું જ એવું છે કારણ કે ત્યાં રિયલાઇઝ થઈ શકે અત્યારે એટલે જ્ઞાન વિધિ એટલે સેલ્ફ રિયલાઇઝ કરવાનું